ઉકેલ આપે ને પછી એ ઉકેલ આપે આપણે પ્રાર્થના કરીએ એટલે એ ઉકેલ આપે ઉકેલ ઉકેલ હા ઉકેલ શું કરે આપડે કઈ અમે ચિંતા કરવા ચિંતા કરજો મારે કરવી પડે હું તમે પ્રાર્થના કરું કઈ નહીં તો પ્રાર્થના બંધ કરી દઈશ કઈ નજીક પણ આવ્યું નથી ને નજીક પણ એવું આવ્યું નથી મીરા જેવું આવું એવું નજીક નજીક પણ નથી આવ્યું નજીક પણ હજુ આવ્યું નથી નરસિંહ ને મીરા જેવું નજીક કોની જોડે બાબા જોડે પ્રયત્ન કરીએ તો નથી કરવાનો બાબા જોડે ભાઈ જોડે બધા જોડે નથી બધે એવું છે બધે એવું સમાજ બધે એવું સાથે બધે છે કે શું કરો ચાર નવ ત્યાંસી વડોદરા બપોર આ બેન એ ભૂતગલ થઈ ભૂતગલ કોને કહેવાય ભૂતગલ પરમાણુ નહીં ભૂતગલ તો જે વિકૃત થયેલું પરમાણુ તેને ભૂતગલ અને આને ભૂતગલ ના કહે લોકો જગત શું કહે છે નિર્જીવ આને ભૂતગલ કહેવાય વિકૃત થયેલું એટલે વિકૃત થયેલું ભૂતગલ વિકૃત વિકૃત મૂળ પરવાળો જે સ્વભાવ છે ને તે વિકૃત થઈ ગયો વિકારી થઈ ગયો હજાર રૂપિયા થયું ત્યારે લાખું થયું એટલે પૂતગલ કહેવાય જીવ છે ને જીવ એના બોડી પૂતગલ કહેવાય એની જે વાત કરતો તમારું નામ મગર તમે કાલે બોલ્યા પૂતગલ એ પ્રકૃતિ છે એ શું કેમ નું બોલ્યા પ્રકૃતિ એટલે પૂતગલ બોલ્યા તમે પ્રકૃતિ એટલે પૂતગલ પોહાય નહીં તમારે એટલે એમ નહીં આત્મા સિવાય બધું પૂતગલ એમાં પછી પ્રકૃતિ આવે એવો જે નિર્જીવ ભાગ બધો પૂતગલ હે પરમાણુ છે જુદી વસ્તુ છે શુદ્ધ વસ્તુ છે અને પરમાણુ હા મોટો ઘટ્ટા થયા હોય તો શું થાય એનો અર્થ એવો છે ને આત્મા સિવાયનું બધું પૂતગલ પછી જે કઈ હોય આત્મા સિવાયનું અન્ય બધું પૂતગલ આત્મા સિવાય બીજું પૂતગલ હવે બીજું કે કૃષ્ણ અને બળરામ કૃષ્ણ અને બળરામ કૃષ્ણ અને બળરામ બળરામ ને લોકોએ છોડી દીધો લક્ષ્મણ અને રામ હવે લક્ષ્મણ ને છોડી દીધો આ શું હિસાબ છે લક્ષ્મણ છોડી દીધો લોકો કોણ ભજે છે લક્ષ્મણ ને કોણ ભજે છે ના હોય તેને ચાલે ભક્તો બાબતો તેને કેમ કારણ હશે ને એનું કઈ કારણ તો હશે ને લોકો એને કેમ પૂછતા નથી કારણ તો હશે ને આ તો પ્રશ્ન કરવા નથી એ કરીને એટલે પૂછે છે નિહાળ કર્યું એટલે પૂછે છે એને માની બધા ખરીદી તો નથી ને લોક ભાષામાં બોલવું પડે છે ને ખરીદી તો નથી ને લોક ભાષા બોલવું પડે છે આપણે વ્યવહાર તો વ્યવહાર આપતા વ્યવહાર આપતા વ્યવહાર બતાવતો આખું જગત જયારે મારે આત્મા એને સ્થિર કરવા આવે તો વાર છે એ છે ને ભ્રાંતિ નથી વ્યવહારાત્મા છે ભ્રાંતિ નથી ભ્રાંતિ છે છે એટલે ખરી રીતે વ્યવહાર આત્મા છે જ નહીં ને વ્યવહાર આપણે જે વસ્તુ મહાત્મા બાહુભાઈ વકીલ એમનું કેવું છે કે બધું ભૌતિક ભૌતિક તો બધા સુખ છે અને આપનું જે કઈ લખાણ છે આપતા વાણી આ તે ગુજરાત સમાચાર વગેરે બધામાં હું વાંચું છું મારો સવાલ એક જ છે કે ક્રોધ બહુ છે ક્રોધ ક્રોધ અને ક્રોધના માટે શું કરવું અમારે એકલાએ કરવું જોઈએ કે કઈ એનો બીજો કઈ વિધિ કરવો જોઈએ એમ એમનું પૂછવાનું મારે એકલાએ આ ક્રોધ માટે શું કરવું જોઈએ અગર તો બીજી કોઈ મદદ લેવી જોઈએ ક્રોધ ઓછો કરવા માટે હા ક્રોધ બહુ આવે છે ડિસમિસ કરવાની તો સત્તા નથી પણ ધારે તો થઈ શકે એટલો બધો ક્રોધ આવે હા સત્તા હા એટલો ક્રોધ આવે એટલે ઓફિસ માં નહીં ઘરમાં પણ મા બાપ મારી મરજી વિરુદ્ધા એટલા માટે તો અહીંયા આવ્યો છું કે ખબર પડતી નથી કોઈ બીજા કેટલાય વર્ગણ નહીં પડ્યા પૂછતો આવ્યો કહેવાય બીજા છે ના ક્રોધ બીજું બધું તો થઈ શકશે મુખ્ય ક્રોધ જ વધારે બીજા થોડું કર્યા પછી ઉકેલી વધારે એના કરતા આખું ખેતર કરી દેખાવાનું તો સારું પણ શું નામ છે તમારું Girish Girish Girish Girish Girish G I R I F S Girish ગી Girish Girish G I R I S G for Gujarat ત્રણ એક છે ત્રણ ખરા ઈશ્વર કેવાય પછી ભગવાન ને ખરા ચેરમેન હોય એના ઉપર ચેરમેન હોય ચેરમેન આવે ને એને એક એના મિનિસ્ટર હોય નહીં આવે ચેરમેન એટલે ચેરમેન એટલે મુખ્ય આપણે એના ઉપર કોઈ નથી એ તો અમે કહેતા ઈશ્વર ના વડોપ્રધાન છે ને હા વડોપ્રધાન આ એમ અને પ્રેસિડેન્ટ છે હા એ ભાઈ તો તમારા ભગવાન છે ને હા એમનું કહેવાનું છે હા હવે આટલા બધા ઉપરીમાં છીએ તમને ભગવાન ત્યાં આટલા બધા ઉપરી ના માણસ કોઈ ઉપરી નથી એટલે ખબર તમને આટલા બધા ઉપરી નથી મજા આવે જ છે ને જીવીએ તો પડે ને જીવન શરીર છે મરીએ તો મરીએ તો હવે આ લોકો સરકાર ગુનો કરે તે છૂટ નથી આવતા આપઘાત નો ગુનો એટલે જીવવું તો પડે ને દિવાલ ની દીપદર is to view point to soul દીપદર આ પધલ પર થઈ જાય પછી કહી બદલ પર કરી આપે બ્રાહ્મણ છો કે જાતે ઊંઘી શકતા હોય તો કોઈ કહે નહીં કે મને ઊંઘ ના આવી જાતે ઉઠતા હોય તો ઘડિયાળ ના મૂકે પેલું ઘડિયાળ મૂકે ને હા જાતે ઉઠવાની શક્તિ જો ધરાવતા ઘડિયાળ મૂકવાની જરૂર નહીં ઘડિયાળ મૂકે છે ને જાતે ઊંઘવાની શક્તિ ધરાવતા હોય તો કોઈ ગુંપાય નહીં મને ઊંઘ ના આવી કઈ શક્તિ ધરાવતી એ મને કે સંદાસવાની શક્તિ નથી આ બધું ઇગોઇઝમ કરે છે જે પોતાની શક્તિ નથી તેમાં પોતે કે મેં કર્યું છે ઇગોઇઝમ બરાબર સમજાય છે ને ક્રોધે તમે નહીં કરતા ક્રોધે થઈ જાય છે આ થઈ જાય છે હા એટલે તમારી શક્તિ બહાર થાય એટલે ખરેખર જાણું છું કે ના કરવો જોઈએ અથવા ઈચ્છા વિરુદ્ધ થઈ જાય કરનાર એટલે કરનાર જરાક મીઠું પાવું પડે વિલાયતી મૃદુ ઋતુ ભાષા બોલવાની શક્તિ આપો હવે પેલા તમે શું કહેલું નારાયકો છે ક્રોધ તો કરવો જ છે કે ત્યાં અભિપ્રાય હતો કે ત્યાં હવે અભિપ્રાય બદલો ક્રોધ કરવો ના જોઈએ કરવો ના જોઈએ એના શક્તિ અમને આપો એટલે એવી શક્તિ પેલી શક્તિ માગી પેલી આવી પેલી શક્તિ માગી પણ હતી મને ખબર એની મેરે આવી હતી થી બોલ્યા મારવો છે ક્રોધે કરવા કરવો છે બધા નામ છે અહંકાર અહંકાર કરી શું થાય ખબર પડી ને એટલે આ માગજો રોજ બે વખત બે વખત ત્રણ વખત ત્રણ વાર બે ત્રણ વખત કરજો સમજો ને માગવાનું દિવસ છે પછી તમારે એક વખત બાબુ એક વખત નાખજો અને ત્રણ વખત બાબુ ત્રણ વખત ને ક્ષમા હા એક શક્તિ માગો કે મારે કઠોર નહીં બોલવું એક બાજુ ક્ષમા શું થાય કે જે આ બાજુ રાજી છે કે શું થાય એક બાજુ શક્તિ માંગવાની અને બીજી બાજુ ક્ષમા માંગવાની એ બાજુ આપણે કહેવા ના લાગીએ હજુ ત્યારે સ્વભાવ છે એ બાજુ રાજી જ છે ના બધું શક્તિ આવે જેવી જોઈએ તું ક્ષમા માગવી બરોબર ને જેટલો વખત યાદ રહી અને યાદ ના રહે તો પછી જયારે યાદ આવે ત્યારે માફી માગવી બરોબર પણ આવશે અમારા શબ્દ છે ને તે આવશે બધા કાલથી બધું ઓછું થઈ જશે આ શરૂ કરજો આજથી અને બને પચાસ મિનિટ એટલે એને કાલે નહીં દબાઈ ગયેલું કોપડા ભરી કાલે નહીં બેઠો કોપડ ના ભૂતકા કોપડા ભરી રહ્યા હતી કાલે નહીં એટલે ભૂતકાળ જે થઈ ગયું ને અંબાડી ચિંતા ઉપાધિ રહે નહીં એક ભાઈ હતા એના ભત્રીજા મને કે છે કે જુઓ મારા કાકા ને રડાવું કે કાકા જ રેડાવતું જુઓ ક્યાં કે એમના કરતા હાથ આઠ વર્ષે આખા મોટા ચલો સ્વભાવ તમારે રોજ એનું યાદ આયા કરે એ મોટા હાથો એટલે હું સમજી ગયું નથી આ કશું ભર્યું આટલું બધું લૂઝ છે અરે ચીટી ના બુથ જો હવા જ હોય બુથ એવું દવા કેવી રીતે એટલે ભાઈ કાચી બુચીઓ કૂતરે વેલ્ડિંગ કરીને પછી કાર્ય લટકા થઈ ગયેલા બુચ શું થાય નીકળી જાય એ વેલ્ડિંગ કરીને પછી મારી આવે કાકી દાદા કેટલા વર્ષ થયા ગુજરી ગયે કાકી ગુજરી ગઈ કેટલા વર્ષ થયા વીસ વર્ષ થયા નતા એકદમ ફ્રેશ નથી બહુ જૂનો કાર્ય હે પછી એક બાપ છે ત્યારે છોકરો એક નો હતો ત્યાં વાંધો એક પાકી છે ત્યાં ઓપરેશન કરવા લઈ ગયેલા એટલે બાપ શું કે છે ઓળખાવા લાગો મને કહે છે સાહેબ છે મને આનંદ બેવું કે છે પેલા સારા માટે બેવા દેવું નાનું હતું એટલે ઓપરેશન અને આ રડવા મેં ચક્કર નથી તાર ડ્રોઈંગ નથી ઇલેક્ટ્રિકનો ફેર નથી વાયા અને ભવિષ્ય વિચાર કરે અને અગ્ર છે માટે વર્તમાન મારો ભવિષ્યનો વિચાર કરે એ અગ્રસૂત છે માટે વર્તમાન મરો એમ તમે કહેતા હતા પણ દાદાજી એક્ચ્યુઅલ લાઈફમાં તો એવું બની શકે નહીં ને ત્યાં કઈ લાઈફ ની વાત કરી છે ભવિષ્યનો તો વિચાર કરવો જ પડે ને આપણે ભવિષ્યનો વિચાર તો આપડે કરવો જ પડે ને ભવિષ્ય નો વિચાર તો આપણે કરવો જ પડે ને કોને લાગે આગળ છે ભવિષ્યનો વિચાર ના કરીએ તો પણ અગ્રસ્ત થવું પડે તો તેમાં શું કરવું આપણને પણ આવતીકાલના મને મને શું કહે છે આવતીકાલના કાર્યક્રમ પ્લાનિંગ અને આ જો ઘડા થગે નીકળી જવાનું છે નક્કી તો કરવું પડતું એવું તમારી કે નક્કી આપણે આરાનું નક્કી કરાવેલું છે પ્લાનિંગ કરાવે આપણે કરીએ ના પ્લાનિંગ બધું આપીએ હવે પ્લાનિંગ પ્લાનિંગ બધું જ કરવું પડે તું જે કરું છું ને એના કરતા મારે વધારે સારી છે ચોકસેસ કરવું છતાં અમે ચિંતા ના થાય ચિંતા થાય શું કારણ છે કારણ કે અમારે સ્વાર્થ નું કામ કરવાનું છે તમારે પરમાર્થ નું કામ કરવાનું છે કારણ કે અમારે સ્વાર્થ નું કામ કરવાનું છે અને આપને પરમાર્થ નું કામ કરવાનું છે હું ખાતા પીતા નહીં હોય ને પણ એમાં રડે પણ હાથું રડતા નથી મમતા એટલે બધું છે પણ હાથી નહીં બધી નાટકીય ડ્રામા ત્યારે લોકો સાચું માની લીધું ભ્રાંતિ હતું ને હવે ચિંતા કરવાનું કોઈ કારણ વિચારવાનું તો જરૂર છે વિચાર વગર ચાલતી માણસ જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી વિચાર વગર ચાલે નહીં અને ભ્રાંતિ ગયા પછી જ્ઞાન મળ્યા પછી એ વિચાર વિચાર પણ વિચાર તો ખરા ને કેમ લાગે છે એ ચાલે ને પણ તું તું શું કરું છું વિચાર કરું છું ને તે બહુ હું કહું છું એ વિચારો જયારે ચલમાં લેવા મળે ઘરે ત્યારે વિચારો કરવા મળે તરત કે આપણે એ ચિંતા ટેબલ નોર્મલ થિંકિંગ ઇઝ મને ખબર પડી કે સક્રિયવાન થઈ ગઈ એવું આમાં આશા કરી દઉં કે ચિંતા થવાની બંધ કરી દઉં એ બરોબર સમજ પડી હા એ વિચારો ચક્કર બંધ કરી દે મને મને ઉપાય ખરી કર્યો ને ભવિષ્યનો બહુ વધારે પડતો આવો વિચાર થતો હોય તેને રોકવો કેવી રીતે રોકી શું કામ છે રોકી શું કામ ચકરી આવે આપે કીધું એવી ચકરી આવે રોકો નહીં તો ચકરી આવે વિચારો હા પણ રોકી શું કરવાનું કરીને શું તું એને રોકવું હોય તે રસ્તો છે જોરથી બોલીએ દાદ નમો હરિહંતા નમો સિદ્ધા અગર દાદા બોલે છે તે કરતું બંધ થઈ જાય પાંચે વખત મગજમાં જાય છે નીકળતું નથી આ એક વખત મગજમાં જાય છે આ વિચાર પછી નીકળતો નથી ના નીકળે ના નીકળે એટલે આપણે શું કરવાનું કે આપણે કયા વગરના લોકો છે આ લશ્કર આપણું નથી આ લશ્કર બિહારનું લાગે છે દાદા પણ જ્ઞાન જેને ન લીધું હોય તેને આ વસ્તુ જરા કઠણ જવા પડે ને નિરીક્ષક થઈ શકે કારણ કે જે પોતાની જાતે ના થઈ શકે વચન વચન પણ તું એને જોયા કરતી વધારે જાતે પછી જ્ઞાન આપશે તો ક્લિયર થઈ જ્ઞાન આપીશું છે ને તુલસીમાં કોઈ કે કોઈ કે છે કે એનું સ્થાન છે કોઈ કે છે ખોપડીમાં છે અને કોઈ કે છે ખોપડીમાં છે કોઈ કે ગુદા ની પાછળ છે અને પાછળ છે ગુદાની પાછળ કોઈ કે છે કે હૃદયમાં છે કોઈ કે છે ખોપડીમાં છે અને કોઈ કે છે કે ગુદાની પાછળ છે એટલે આ બધી કલ્પનાઓ છે સમજો ને હૃદયમાં શું છે હૃદયમાં ફૂલ મન છે એની પાકડી વાળું ફૂલ મન જે પ્રગટ કરતું વિચારોને પ્રગટ કરતું મન એ હૃદયમાં છે તેને આત્મા લોક કે શું કે છે આત્મા લોક અહીં બુદ્ધિ છે તેને આત્મા કે છે કોપરીમાં આ દશમ સ્થાનમાં બુદ્ધિ છે દશમ સ્થાનમાં એટલે આ બધી કલ્પનાઓ છે જો આપણે ટોંકણી મારીએ અને ખબર ના પડે એ દીકરી આત્મા નથી શું સમજ પડી જ્યાં ટાંકણી મારીએ જ્યાં ટાંકણી મારીએ તો ખબર પડે કે ગોળ કઈ આત્મા છે અહીં મારી ખબર પડે ખરી ના તો માટે અહીં નથી આ વધારો નથી ને વધારો એની નથી ચાલો ને અને આ બાર રાતે કાપી દે તને ખબર પડે જવા નથી પણ જોણ ટોકડી મારે તો છે તો પછી કુંડલીની જાગૃત થાય કેવી રીતે તો પછી આ કુંડલીની જાગૃત જે થાય તે કેવી રીતે એ લોકો જુદી રીતે અમુક જ મળે છે એને હટાગ્રહ શક્તિ કે શું કે છે રસ્તે જવા જેવું નહીં પણ જતા જાય તો કંટાળા શું કરે કંટાળો તમે તો ચા અનુભૂતિ મરનાર ને કેવી અનુભૂતિ થાય મરનાર ની મૃત્યુ વખતે કેવી અનુભૂતિ થાય મરનાર આ કલયુગો તો ઘણા ઘણા પોર જ ના હોય એટલે જ પૂછીએ છીએ ખબર આપે કે ભાઈ મારે ધ્યાન વખત થયો તમે દીવો દીવો કરી લો જેમ ગાડીએ ગાડી ધોરણ કે અને આપણે વિશ્વબોધન કે એવી રીતે કહેતા હતા અને એ પ્રમાણે થતું હતું પણ તે કેવા મન ચોખ્ખા મન વાળા ચોખ્ખા મન મન ગૂંચવાડા વાળા નહીં વાણી ના રિએક્શન નહીં વાણી વાણી ના એક્શન પણ સારા મરતી વખતે બધા રિએક્શન આવે મૃત્યુ વખતે બોલેલી વાણી ના રિએક્શન આવે એટલે બધું ચોખ્ખે ચોખ્ખું હોય ને તે આ ના અંદાજ સમાધિ બળ કરવું હતું હું ત્યારે જ્ઞાન આપીશ ત્યારે સમાધિ મળશે બહાર વગર દેખો થઈ ગયો પણ અંદર સમાધિ સમાધિ બીજું શું પૂછું સાહેબ મહત્વ આપવામાં તો મહત્વ થાય મહત્વ ઓમ એટલે આ જગતમાં જેટલા મહા જેટલા ઊંચા ઊંચા આત્મા છે પૂજ્ય લોક પૂજ્ય એ બધાને ભેગા કરતા એક શબ્દમાં આવીને ઊંઘમાં આવીને અને પૂજા પાડવા હોય તો ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આર્યાણમ ઓમ નમો ઉચ્ચારણ લોહિત વસાણમ આ પાંચ પૂજા કરી એના ભેગું બોલવું તો ઓમ બોલે ચાલે તો ને પણ બોલનાર ખબર નથી કે આ શું છે આ શું છે એ ખબર નથી પણ છતાં એનો ફળ મળ્યા મારું ગાયું ઘા છે તે ઘણા બધા ઘા છે પણ જો સમજી ઘા મારું ગાયું ઘા છે ઘણા બધા ઘા છે જો સમજી ઘા છે તો ભાઈ કુદરતી એનું કે છે અને દરેક આ બધી ભ્રાંતિ હિન્દુસ્તાન એવા ભાવ ભ્રાંતિ ફેલાય છે ભ્રમને નાદ ને એની નાદ હોય ને તો ભ્રમ કહેવાય ના જળનો અને એમાં ઉત્પન્ન થાય છે અધિષ્ઠાન કર્યું એને એનો અધિષ્ઠાન થાય જળ થાય જળ જ હોય આ જે અવાજ જે છે ધ્વનિ છે તેની અંદર થી આ બધું ઉભું થયું છે ના એમાં ઉભું નહીં થયું એમાં જોયું આ બધું ગપ્પા જ માયા બધા હંડ્રેડ પર્સન્ટ ગપ્પા માયા બાહુભાઈ દરેક ધર્મ એ આ લીધું છે દરેક ધર્મ ની અંદર ઓમ લીધેલો છે મુસલમાન ની અંદર આમીન કે છે આમીન કે છે અને ક્રિશ્ચિયન માં આમીન આમીન આમીન બોલે છે આમીન અને દરેક ધર્મ માં છે એમ હોય જ હિન્દુસ્તાન સિવાય ના આમીન તો આ શું આપેલી છે શું આપેલું છે અમીનાથ અમીનાથ એટલે અમીન કેવાય હવે અમીન એ છે મુસલમાનો એ અમીન છે આમીન કે છે આમીન એટલે દેશને શાંતિ આપનાર શાંતિ એવા માણસોને અમીન શબ્દ એ લોકો આ કહ્યું ના ના ના અર્થ ટેક્સ કલેક્ટર દેશના લોકો શું કે છે કે અમે કહીએ નહીં અમે ઇસ્લામાબાદ વિદેશ દેસાઈ મુસલમાનો અમે દેસાઈ આપીએ દેસાઈ તો દેશ સ્વામી નો થયેલો ગોસ્વામી પરથી ગોસાઈ સ્વામી પરથી દેસાઈ ગોસ્વામી ઉપરથી ગોસાઈ પડ્યું અને દેશ સ્વામી ઉપરથી દેસાઈ પડ્યું દેશ સ્વામી આ તો દેશ આય આ હવે છે ગોસ્વામી એટલે આ તો છે ગપુ હતું તારે તારે એમને કીધું પેલું મરતી વખતે શું અનુભૂતિ થાય તો એ કે છે કે મારે સમાધિ મરણ જોઈએ છે મારે સમાધિ મરણ જોઈએ છે તમે કોઈ તો દાદા એ કીધું જ્ઞાન ધ્યાનમાં તો બેસું છું એ કે છે હું આમ દરરોજ ધ્યાનમાં તો બેસું છું દરરોજ કલાક એ પૂછો તમે શેમાં ધ્યાનમાં બેસું છે તમે એનો ફોર પડી વાત કરો શેનું ધ્યાન કરો છો દાદા પૂછે આમ હું તો એવું વિચારું છું કે આ શરીર નથી અને ઊંઘની સામે કોન્સન્ટ્રેટ કરું છું તો તે વખતે વીજળીના ઝાટકા જેવું લાગે છે એ વખતે આ શરીર નથી અને ઓમની અને ઓમની સામે કે છે હું કોન્સન્ટ્રેટ કરું છું કે વીજળીના ઝાટકા જેવું લાગે છે ને પછી એકદમ આનંદ લાગે છે પછી મને એકદમ આનંદ લાગે છે હા તેને આપણે કેવું જે થાય ને તે કેવું કે આ પાયા કચરા દોષ કેમ થાય છે કે શું કેવું એને આપણે ફરિયાદ ના કરવી જોઈએ દોષ કેમ થયો દોષ ઘટવો જોઈએ ને આપણે દોષ ઘટવા જોઈએ બંધ થઈ જાય તો પછી બોલવાની શક્તિ પણ કશું નથી પડતી એટલે કઈ ખબર પડતી નથી મોડું પણ બંધ થઈ જાય છે એટલે બોલાતું પણ નથી તે વખતે મોડું બંધ જાય મૂગા થઈ ગયા આ ખોટા ખોટા લોકો એટલા બધા ખોટા પ્રયોગથી કર્યા છે ઉદાર ધ્યાન આમાં હોય ને મોડું બધે જોયા છે પણ આવો અનુભવ પણ નથી થયો <laughs> ગયા હતા મને તો કોઈ નથી શીખવાડ્યો મને કોઈ શીખવાડ્યું નથી આપો આપ જાતે આનંદ રહે છે મનને મનને નથી સાથે એમ તો ઉત્તેજના ના મળે ને એના કરતો તું એ ધ્યાન કર્યા કરતો તું એમ કરે ને આટલો લોટ લઈ જો ક્લિયર કરો હોય ને તો આ ધીમે ધીમે રાખ્યા જો આનંદ અરે એ સાચો આનંદ કહેવાય એ સાચો આનંદ કહેવાય આપડા જ્ઞાન સંતોન તો ના થાય ને પણ આ તો તું રોગ થઈ જશે હા શરીર જોડે રમવા જેવું નથી આવે દહેજની મસ્કરી કરવા જેવી નથી દહેજની મસ્કરી કરે શું થાય છે હે અને શું છે ના કરે હોય તો મજા ના આવે માદકતા છે આવું તેવું ના કરશો ત્યારે હારે તું અહીં આવ્યો તો આમાં ઉકેલ લાવજે ના આવ્યો તો હાથ ગાળત तो दादा ये आपके पास आया પછી આ જે ધ્યાન કેસે તો હવે કેવું ધ્યાન करू એમને કેવું છે તમને માથા નીચે દાદા દેખાય છે હા નિસ ઈમોય તો ઉગનો ના થાય દેખાય આ તો મંદિરે દેખાય મને ચૌદ લોકો ના થાય કેવું ધ્યાન દેખાતો એટલે હા તો ધ્યાન હાકો ના બોલ દે ધ્યાન એટલે એમાં દાદા ધ્યાન પછી કરવું ના પડે થઈ જાય એમાં ધ્યાન કરવું ના પડે થઈ જાય ધ્યાન કરવાનું હોય નહીં ધ્યાન ઇગોઇઝમ નથી ઇગોઇઝ હોય ને ત્યાં ધ્યાન ના હોય ધ્યાન શું છે આ લોકો એકાગ્રતા ને ધ્યાન કે છે ત્યારે કે છે એકાગ્રતા ને એકાગ્રતા ને ધ્યાન કે છે કોઈ વસ્તુ નો એકાગ્રતા કરે એને ધ્યાન કે છે પણ આ એકાગ્રતા આપણે કરીએ એટલે એનું જે પરિણામ છે ધ્યાન છે શું છે પરિણામ છે તે ધ્યાન છે એનું પરિણામ તે ધ્યાન પેલા ભારતીય ભારતીય ચોપડી વાંચી આપણે તે ભારતીયની વાત તે કહે ચોપડીમાં આપણું ચિત્ત હતું વાંચવામાં તે કહે થાય છે એકાગ્રતા થાય ના થાય પછી મેં આનંદ ઉપદેશ થયું છે જ્યાં જ્યાં વાતાવરણ એકાગ્ર થઈ એટલે પછી એકાગ્રતા થઈ આનંદ આવે તો દાદા એકાગ્રતા બહુ ઊંચી જતો આનંદ આવે એ ચડતો આનંદ ચલો ઉતરતો આનંદ ક્લિક થતો આનંદ ભારતીય વાત કરીએ ક્લિક થતો આનંદ પોતાનું ઘરનું ખર્ચી કોણ નીચે જવાનું શું કહ્યું સમજે ભાઈ પદાર્થ ખરો આનંદ ક્યાં આવે એક ભાગ હવા હોય તેનો ધંધ્યો હોય અને તેદાર જ એક માણસ ને સ્કૂટર માં અથડાયો પેલો જતો હોય યારીને સ્કૂટર માં અથડાયો એ થઈ ગયો લોહી નીકળતું હોય તો પેલો માણસ પોતાનું દૂધથી બારી પાછો બચશે શું કરશે નવું દૂધથી લાયેલો તે વખતે એને આનંદ છે એવો આનંદ કોક દાડો જ લાગેલો કોકના દુઃખ ને માટે પોતે જંપલાતું એમાં જે આનંદ નહીં જબરજસ્ત ને આ નહીં ધ્યાન કરી ધ્યાન મારે કરો જાય ચાકરી કરી દઉં તમે જોયું ખરું નહીં વગર હેન્ડલે ચાલે વગર હેન્ડલે ચાલે છે એની મેળે એની મેળે એની મેળે જ ચાલે છે ચાલુ ચાલુ રહે ને ચાલુ રહેશે અનાદિ અનંત અનાદિ અનંત અનાદિ અનંત સાચી વાત પૂછવાની નથી ને સાચી વાત ખરું કે ફર્સ્ટ ટાઈમ મળે એવું બોલ્યો કોણ ચલાવતું છે પણ વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત જીવતું છે વ્યવસ્થિત જીવતું હશે એની કોઈ ડેફિનેશન જ નથી ભાવેશ પૂછે છે કે દરેક જીવમાં આત્મા છે અને આત્માનો સ્વભાવ એ મોક્ષ છે એટલે દરેક જીવનો મોક્ષ થવો જોઈએ તો એમાં ફરક કેમ કોઈની વહેલી કોઈની મોડી મુક્તિ એવું કેમ છે એટલે એટલે આત્માની મુક્તિ ને મોક્ષ એટલે આત્માની જ મુક્તિ ને છોકરા હોય લાઈન નીકળે તો પહેલો પહેલો નીકળે બીજો એવી રીતે નીકળે કેવી દરેક ના આત્માની ની કેટેગરી તો એક જ ને દાદા તો એમાં ફેર કેમ દરેક ના ની કેટેગરી તો એક જ ને મોક્ષ એટલે આત્માની મુક્તિ આત્માની કેટેગરી તો હવે ભેદ છે સ્પેસ જુદી સ્પેસ બોલું તો બધા એક જ ટાઈમ સાંભળે છે એક જ એક જ સ્પેસ હોય છે કે એક સ્પેસમાં બધા રહી છે કે એટલે માટે મોડા જુદો ચાર તો ચાર હશે નહીં તો સિનેમામાં બહાર ગયા પછી હવે ના ચડે છોડીએ ના ચડે મોડા બધા એક જ કોને તેડજી આપણે આ શ્રેષ્ઠ રીતે લાઈન લાગી લાઈન પર નીકળે માણસ એ મોક્ષ લાગે સાહેબ કોઈના તો લાખો અવતારો નીકળી જાય કોઈના તો લાખો અવતારો પણ નીકળી જાય ને કોઈ જીવ ના તો લાખો અવતારો પણ નીકળી જાય ને એ બને પણ તો લાઈવ ચાલુ કારણ ઊંધું થતું કરવાની દ્વારા છે ને એટલે સ્વતંત્ર છે ને છૂટે છૂટ દે તારે જે આ રાય રાય ત્યાં નહીં એમાં કોઈ પછી આપણને ના ગમે કેમ મને તું ચોર કઉ છું એવું લડ્યા કરતા એવું લડવા જવું છું આપડે કઈ તું રાજા છે એ રાજા કે દરેક કર્મો ના પડકાને આત્મા સાથે લેવા દેવા કર્મો પડઘો હોય પણ આત્માની મુક્તિ તો એની મોડી થવાની તો મોડી છે કર્મો પડઘા તો આત્મા થી લેવા દે કર્મો ના પડઘા સાથે આત્માને શું લેવા દેવા આત્માની મુક્તિ થવાની તારું પ્રોજેક્શન છે આ પડઘા જેવું તું કરીને તેવો પડઘો આવે મારું કેવું તો આત્માની કેટેગરી એક બરોબર દરેક ના આત્માની પાસે કર્મો ના પડઘા આત્મા શું લેવા દે એ કે છે કે દરેક ના આત્માની કેટેગરી કક્ષા એક જ છે તો કર્મો ના પડઘા ને આત્મા સાથે શું લેવા દેવા મુખ તો આત્મા નો થવાનો આત્મા ની મુક્ત આત્મા છે બરાબર આ બંધેલો છે દેહથી એટલે દેહ છૂટો થશે એને છૂટો થઈ અંતે થઈ રહ્યું જ છે બધું લીક વાર થઈ રહ્યું જ છે એમાં કઈ વાંધો છે નહીં આની હિસ્ટ્રી એવી છે કે આ બાજુ અનંતા જીવ છે આ બાજુ અનંતા મોક્ષ પગેલા જીવ છે વચ્ચે જે છે એ વ્યવહાર છે વ્યવહારનો એક જીવ ઓછો ના થાય વધતો ના થાય અને વ્યવહારમાંથી એકસો આઠ જીવ એક સેકન્ડે જયા કરે મોક્ષમાં વ્યવહાર એકસો આઠ જીવ મોક્ષે થાય પછી શું થાય ઓછા થાય કે વધે સારું સરખું વ્યવહારમાં અમારી આવે પાછા અવ્યવહારમાં એટલે સૂર્ય ચંદ્ર તારા બધું કોઈ ફેરફાર ના આ માણસો વધે નહીં ત્યાં જાનવરો ઘટ્યો હોય ભાઈ જાનવરો વધે ત્યાં માણસ ઘટે એવું બધું મુર્ખો જણાની સંખ્યા વધતી લોકોને સુખ આપવાની હું કોઈ દુઃખ નહીં આવતો તમારે કોઈ દુઃખ આવતું જ નહીં શું જોઉં છું પુરાવો રામ